એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ ટોકિયોમાં બેઠા બેઠા સિદ્ધાર્થભાઈ વાર્તા સાંભળે છે ઓહો હો હો હો હો અને આમ ભાવનગરમાં બેઠા બેઠા રોહિણીબેન વાર્તા સાંભળે છે આવો આવો મારા નાના નાના ભટુરિયાઓ હું છું વાર્તા કહેનારો અને આ વાર્તા કહેનારો આજે તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છે ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે પારકી સેવામાં માર ખાધો <laughs> સાંભળો સાંભળો એક હતું નગર આ નગરમાં એક કપૂર વટક નામનો ધોબી રહેતો હતો ધોબી તો આખા નગરના લોકોના મેલા ઘેલા કપડા રોજ ધુએ નદીએ જઈને લોકોના મેલા ઘેલા કપડા ધોવાનું કામ આ ધોબી કરે એક દિવસની હવે વાત છે ઓ ભાઈ આ કરપૂર વટક તો ખૂબ કામ કરી કરીને થાકી ગયો હતો એટલે એ તો શરીરના થાકને લીધે ઘસ ઘસાટ ઊંઘી ગયો નસકોરા ઢસડે નસકોરા ઢસડે અરે ભાઈ વાત પૂછો નહીં એ તો ઘસ ઘસાટ ઊંઘી ગયો હવે આ ધોબીના ફળિયામાં એનો એક ગધેડો અને એક કૂતરો પણ સાંકળેથી બાંધેલા હતા આ ધોબીના પાળેલા બંને કૂતરો ઘરની રક્ષા કરે અને ગધેડો ધોબીભાઈના કપડાનો ભાર ઊંચકે આ કૂતરાનું ને ગધેડાનું કામ એટલામાં થોડીક રાત પસાર થઈ તે તો કર્પૂર વટક ધોબીના ઘરમાં એક ચોર ચોરી કરવાના ઈરાદાથી આવ્યો છાનો માનો ચોર તો ઘરની દિવાલ ઠેકીને છાનો માનો આવ્યો હતો ભાઈ પણ આ ચોરને ગધેડો જોઈ ગયો એટલે ગધેડાએ કૂતરાને કહ્યું અરે મારા ભાઈબંધ કૂતરા ભાઈ આ તું ભસી ભસીને આપણા માલિકને ઊંઘમાંથી જલ્દી જગાડી દે ને તારું તો એ કામ છે ઘરની રક્ષા કરવાનું અને બધા માણસો એટલા માટે તો ઘરમાં કૂતરાઓ પાળે છે જલ્દી ભસ જલ્દી ભસ ગધેડાની આવી ડાય ડાય વાત સાંભળીને કૂતરો તો ખીજાઈ ગયો હવે રહેવા દે રહેવા દે મારે શું કરવું અને શું ન કરવું એ કહેવાની તારે કાંઈ જરૂર નથી સમજો તને ખબર છે એક સમયે મેં બહુ મોટો વિશ્વાસ રાખીને આપણા માલિકના ઘરની રક્ષા કરી હતી કોઈને હું અંદર ન ઘૂસવા દેતો ક્યારેય કોઈ ચોર લૂંટારાને આ ઘરમાં ઘૂસવા દીધા નથી મેં પણ માલિક તો જાણે પોતાના સુખમાં અને ઘમંડમાં મારી સેવાને તો કાંઈ ગણતો નહોતો એને મન તો એમ જ હતું કે આ કૂતરું તે વળી ઘરની રક્ષા શું કરશે મને તો કાંઈ ગણકારે જ નહીં એટલો બધો ઘમંડ એનામાં આવી ગયો વળી હું એના ઘરની ને એના સંપત્તિની રક્ષા કરું છું છતાં એ મને પૂરતું ખાવાનું એ નથી આપતો અરે ભાઈ ગધેડા જો સાંભળ જ્યાં સુધી આ બધા કોઈ મુશ્કેલીનો સામનો નથી કરતા ને ત્યાં સુધી આપણને કાંઈ કરતા કાંઈ ગણતા જ નથી એમને મન આપણે બધા કૂતરાને ગધેડા અરે હું તો કહું છું કે આ ચોર ભલે આજે આપણા માલિકનું આ માણસનું આખું એ ઘર લૂંટીને લઈ જાય લૂંટવા દે એને ખબર પડે એક વખત ઘર લૂંટાઈ જશે ત્યારે મારી કદર કરશે કે કૂતરાને ખવરાવી પીવરાવીને રાખીએ તો ચોરી ન થવા દે અને મને વધુ ખાવાનું એ મળે તું તારે તું ચોરી થવા દે થાનો માનો તું સુઈ જા કૂતરાની આવી વાતો સાંભળીને ગધેડો તો કે અરે તું તો કેવી વાત કરે છે તને કૂતરાને બધા ઘરમાં એ માટે રાખે છે કે તું એમના ઘરોની રક્ષા કર અને ચોર લૂંટારાને ક્યારેય ચોરી ન કરવા દે તું ઉઠીને આવી સ્વાર્થની વાત કરે એ તો મેં ક્યારેય વિચાર્યું નહોતું જ્યારે ઘરની રક્ષા કરવાની હોય પોતાનું કામ કરવાનું હોય ત્યારે ના પાડી દઈએ અને આપણો સ્વાર્થ જોઈએ એ તે વળી કેવી વાત છે આને કઈ માલિકના મિત્ર કે નોકર કહેવાતા હશે કૂતરો તો કે અરે કાંઈ સેવકને કે નોકરને ભરપેટ ખાવાનું એ ન આપે ને ખાલી ખાલી કામ કરાવ્યા કરે એને તે કાંઈ માલિક કહેવાય થવા દે ચોરી હું તો કાંઈએ ભસવાનો નથી અને ચોરને ભગાડવાનો નથી કૂતરાની આ વાત સાંભળીને ગધેડો તો નારાજ થઈ ગયો હો ભાઈ અને બોલો અરે પાપી મુસીબતના સમયે જે કામ ન આવે એ શું કામનો હવે તું રહેવા દે મારે જ કંઈક કોશિશ કરવી પડશે મારે જ કંઈક કરવું પડશે ગધેડો તો બહુ ભોળો હતો એટલે એણે એના માલિકના ઘરમાં ચોરી થતી અટકાવવા માટે મોટે મોટેથી ભૂકવા માંડ્યું એમ ભૂકવા માંડ્યું મોટે મોટેથી કે હું ભૂકું ને માલિક જાગી જાય ગધેડાના ભૂંકવાનો અવાજ સાંભળીને પેલો ચોર તો ડરી ગયો અને એણે તો વિચાર્યું કે હમણાં ઘરનો માલિક આ ગધેડાના ભૂંકવાનો અવાજ સાંભળીને જાગી જશે એના કરતા ભાગો આપણે કાંઈ ચોરી કરવી નથી અને ચોર તો ભાગી ગયો હો ભાઈ રાતના અંધારામાં પણ ગધેડાના ભૂંકવાનો અવાજ માલિકે સાંભળો અને એને થયું કે આ ગધેડાએ અડધી રાતે ભૂંકી ભૂંકીને મારી મીઠી ઊંઘ બગાડી એટલે આવું વિચારીને એણે તો ગધેડાને સોટે ને સોટે ફટકાર્યો ભાઈઓ ગધેડો તો ખૂબ પસ્તાયો ખૂબ પસ્તાયો અને એને ભાન થયું કે ભાઈ આ કૂતરાનું કામ હું કરવા ગયો ત્યારે જ મારે માર ખાવો પડ્યો ને એના કરતાં હું જે કામ કરતો હતો એ જ કામ સારું હતું પોતાનું કામ છોડીને બીજાના કામ વગર વિચારે કર્યું એટલે મારી આ હાલત થઈ એના કરતા કરતા હોય જો કીજીએ તો ભાઈ આમ વગર વિચારે ગધેડા ગધેડાએ કૂતરાનું કામ કર્યું પારકી પંચાતમાં પડ્યા અને કૂતરાભાઈએ ગધેડાને માર ખવડાવ્યો બોલો લો તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે સૂઈ જાઓ મીઠી મીઠી ઊંઘમાં આવજો